भक्त भक्ति भगवान कृष्ण भगवान ने चार जातना भक्त काया अभक्तो ना प्रकार तो पार वगैरह ना छे એટલે આપણે અહીં ભક્તોના જ પ્રકાર જોઈએ એક આрт भक्त दुख आवे ત્યારે જ ભગવાન ને સંભારે સુખ માં ના સંભારે પોતાના પગે દુખ તું હોય ત્યારે હે ભગવાન હે ભગવાન કરે દયા કરો દયા કરો કે ત્યારે ભગવાન સમજી જાય કે આ તો દુઃખનો માર્યો મને યાદ કરે છે આવા ભગતો ઠેર ઠેર જોવા મળે બે અર્થાર્થી ભક્ત એ સ્વાર્થી ભક્ત એટલે મતલબી ભગત મારે ત્યાં છોકરો આવશે તો આમ કરીશ કહે તે ભગવાન પાસે માગે અર્થાર્થીનો અર્થ નથી જાણતા તેથી જ તે કહે છે કે હું અર્થાર્થી છું ત્રણ જિજ્ઞાસુ ભક્ત ભગવાનના દર્શન કરવા ભગવાનના દર્શનની તાલાવેલી લાગે તે જિજ્ઞાસુ ભક્ત અને ચાર જ્ઞાની ભક્ત તે તો હું જાતે જ એક છું ભગવાને કહ્યું કે જ્ઞાની એ જ મારો પ્રત્યક્ષ આત્મા છે એ તો પોતાના પાપ કર્મોનો ગોટોવાળી બાળી મેલે અને સામેવાળાના પાપોને પણ પોતે ગોટોવાળી બાળી મેલે તેવા અમે જાતે જ્ઞાની પુરુષ છીએ આ ચાર ભક્તોમાં જિજ્ઞાસુ ભક્ત કામ કાઢી લે આથી પાંચમો પ્રકાર ભક્તનો નથી અભક્તો તો ભગવાન હાજર થાય તો તેમનું શાક કરીને ખાય તેવા છે કારણ કે બહુ બહુ બાધા આખડી રાખી હોય તે તેમાંનું એકે વળે નહીં એટલે પછી ભગવાનનું શાક કરી ખાય તેવા છે દાદા આ ભાઈ તો ભગત માણસ છે ક્યાં સુધી ભગત રહેવું છે જન્મો જન્મ સુધી ભગત જ રહે અને જો કોઈ અવતારમાં ભૂલ થાપ ખાધી ને ભગતોમાંએ કોઈ કુસંગ મળી ગયો તો કેન્ટીનમાં લઈ જાય અને એ જ ફસામણ છે જ્યાં સુધી જ્ઞાની ના મળે ત્યાં સુધી ભક્તિ માગવી ને જ્ઞાની મળે તો એમની પાસે મોક્ષ માગવો જ્ઞાની કાયમી ઉકેલ લાવી આપે ભગતો ભગવાનને શા માટે સંભાળે છે તો કે આત્મજ્ઞાન માટે પણ આત્મજ્ઞાન એ તો તારું પોતાનું જ સ્વરૂપ છે પણ તેનું તને ભાન નથી ને જગતમાં તો બધે તું હી તું હી ગાય છે તે ભગત અને ભગવાન જુદા ગણે અલ્યા એક ફેર હું હી હું હી ગાને તોય તારું કલ્યાણ થઈ જાય તું હી તું હી ગાય તો ક્યારે પાર આવે પણ લોકો તું હી તું હી શાને માટે ગાય છે વ્યગ્રતામાં તું હતું તે હવે તારા એકમાં એકાગ્ર થયું છે એવું તું ગાય છે પણ અહીં તું હી ગાવાથી કશું વળે નહીં હું હીનું કામ થાય તું હીમાં તું ને હુંનો ભેદ રહે તે ઠેઠ સુધી ભગતને ભગવાન બે જુદા જ રહે જ્યારે હું હીમાં અભેદતા રહે પોતે જ પરમાત્મા સ્વરૂપ થઈ જાય કેટલાક તત્વમસી એવું ગાય છે એટલે તે હું છું પણ તે કોણ તે ભગવાન જાણે તેનું સ્વરૂપ જ ના સમજાયું હોય ને તત્વમસી તત્વમસી ગાગા કરે તે કશું જ ના મળે બધે જ હું હી હું હી દેખાય ત્યારે કામ થાય ભગતોએ કહ્યું કે બધામાં ભગવાન જો પણ તે સાયકોલોજિકલ ઇફેક્ટ છે એવી ટેવ પાડી હોય કે બધામાં ભગવાન જોવાના તે દેખાય પણ જરા સળી કરે તો ક્રોધમાન માયાલોભ ઊભા થઈ જાય આ ભગતો કોઈ એક છાંટો પામ્યા નથી એવું તમે મહાત્માઓ પામ્યા છો આ ગજબનું જ્ઞાન છે આ તો સાયન્સ છે સાયન્ટિફિક રીતે આત્મા પામ્યા એટલે બધે આત્મા જોઈ શકો ભગતોએ તું હી તું હી ગાયેલું અને તમને જ્ઞાન આપેલું છે તે જ્ઞાન હું હીનું છે તું હીમાં ભગતને ભગવાન એ ભેદ રહે ભેદ બુદ્ધિ રહે એમાં નવું શું અખો ભગત કહી ગયો કે જો તું જીવ તો કરતા હરી જો તું શિવ તો વસ્તુ ખરી જો એ જીવ અને શિવનો ભેદ તૂટે તો પરમાત્મા થાય અભેદ બુદ્ધિ થાય તો કામ થાય